એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મારા નાનકડા એવા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરાથી જાનુ અને ખુશી વાર્તા સાંભળે છે આવો આવો જાનુ જાનુબેન ખુશીબેન અને સાંભળો સાંભળો સુરેન્દ્રનગરમાં બેઠા બેઠા પરી પણ વાર્તા સાંભળે છે ઓહો હો હો પરી અંગના ઋતુ હિનલ આ બધા પણ વાર્તા સાંભળે છે આવો આવો અંગના બેન ઋતુબેન હિનલ ઓહો હો હો અને આમ દૂર દૂર વડોદરામાં બેઠા બેઠા પલ્સ અને સેલ્વી પણ વાર્તા સાંભળે છે આવો આવો ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ગાય અને સિંહ ધ્યાનથી સાંભળજો ભાઈ હો એક હતી ગાય ગોવાળની ગાય હતી આ ગોવાળ એને જંગલમાં રોજ ચરાવવા લઈ જાય પણ ગાય હતી બહુ દુબળીઓ એટલે ગોવાળ તો ઘરે પાછો આવ્યો પણ ગાય પાછી ન આવી ગાય તો જંગલમાં દૂર દૂર સુધી ચરવા ગઈ હતી દુબળી પાતળી બહુ બિચારી સરખી રીતે ખાઈ ન શકે અને એવી દુબળી કે હાડકા દેખાય આ ગાય જંગલમાં લીલું લીલું ઘાસ ચરી રહી હતી એટલામાં ત્યાં અચાનક એક સિંહ આવી ચડ્યો સિંહ તો ખૂબ ભૂખ્યો હતો તેણે આ ગાયને જોઈ અને એ તો ગર્જના કરવા લાગ્યો ગાય તો ડરી ગયો ગાયને ખાઈ જવા દોડ્યો ગાય સમજી ગઈ કે આજે આ સિંહ મને નહીં છોડે એટલે એ તો પોતાનામાં હતું એટલી શક્તિ કામે લગાડીને જીવ બચાવીને દોડવા લાગી ઊભી પૂછડીએ આગળ ગાય ને પાછળ સિંહ પાછળ સિંહ ને આગળ ગાય આગળ ગાય ને પાછળ સિંહ તમડાક તમડાક તમડાક તમડાક દોડતી જાય ભાગી આ તરફ સિંહ ને બહુ નિરાત હતી હો એ તો જાણતો હતો કે મારો એક પંજો ગાયને પડશે કે ગાય તો પડીને મારો શિકાર થઈ જશે બચશે ક્યાં સુધી આ ગાય હમણાં થાકી જશે આગળ ગાય ને પાછળ સિંહ પાછળ સિંહ ને આગળ ગાય દોડે દોડે દોડે ગાય તો ખૂબ દોડતી હતી પણ બનતું હતું એવું કે બંને વચ્ચે થોડુંક જ અંતર રહેતું હતું એમાં એક નદી વચમાં આવી ભાઈ હો ગાયને થયું કે બચવાનો હવે કોઈ ઉપાય નથી એટલે આ નદીમાં કૂદી પડું અને સામે કિનારે પહોંચી જાઉં બિચારી દુબળી પાતળી ગાય એકદમ નદીમાં કૂદી પડે છે અને પછી તો તરવા લાગી સિંહ પણ એની પાછળ ભાવ કરતો નદીમાં કૂદી પડ્યો છફા કરતો પાણી ઉડ્યું અને પછી તો થયું એવું કે એ નદીમાં પાણી કાંઈ બહુ નહોતું ગળા ડૂબ હતું પાણી પણ નીચે ખૂબ કીચડ હતો હો ભાઈ ગારો હતો એટલે ગાય નીચે કીચડમાં ફસાઈ ગઈ પાણી વહેતું હતું પણ નીકળવાની કોશિશમાં ગાય તો વધુ ને વધુ ફસાતી ગઈ બિચારી હો એ કીચડમાં સિંહ આ જોતો હતો એને થયું કે હવે આ ગાય જશે ક્યાં એમ વિચારીને એ પણ એની પાછળ ભફાંગ કરતો કૂદી પડ્યો હવે બંને વચ્ચે દસ વીસ ફૂટનું અંતર હતું જાજુ અંતર નહીં સિંહભાઈને કીચડનો ખ્યાલ નહીં ગારાનો ખ્યાલ નહીં એટલે એ તો કાદવમાં ફસાઈ ગયો એ પણ અને ખૂંચી ગયો એના પણ ગળા સુધી પાણી આવી ગયું હો સિંહ ગર્જના કરવા લાગ્યો હવે આ ગાય ક્યાં જઈશ એ તો ગર્જના કરતો કરતો કે ગાય તું ક્યાં જઈશ ત્યારે ગાય કે સિંહ તું પણ ફસાઈ ગયો છે અને હું પણ આ કીચડમાં ફસાઈ ગઈ છું આપણે બંને મરવાના છીએ તો હવે તો સમાધાન કર હવે તો ભાઈબંધી કર હવે તો કંઈક વિચાર અને એ સિંહ તું હંમેશા એવું કહે છો કે હું જંગલનો રાજવા છું મારો કોઈ માલિક નથી પણ આ જો આજે તું પણ મરવાનો છે પણ સિંહ એટલું યાદ રાખજે હું જીવતી રહેવાની છું સિંહ કે કેવી વાત કરે છો તું જીવતી કેવી રીતે રહી શકે કે આ હું જીવતી રહેવાની છું સિંહે પૂછ્યું કે કેવી રીતે ભાઈ ગાયે કહ્યું સાંભળતો સિંહ હું એટલા માટે જીવતી રહેવાની છું કારણ કે મારો એક માલિક છે મારો ગોવાળ છે એ મને બચાવશે અરે ગાય તારો કોણ માલિક તો સિંહ સાંભળી લે એક ખેડૂત છે ને એ મારો માલિક છે હું સવારથી ચારો ચરવા નીકળી છું અને જો સાંજ સુધીમાં ઘરે નહીં પહોંચું તો એ મને શોધતો શોધતો આવશે તને કોણ શોધશે તને બચાવવા કોણ આવશે મારો તો માલિક આવશે આમ વાતો ચાલતી હતી અને સુરત દાદા આથમતા હતા ત્યાં પેલી ગાયોનો ગોવાળ એનો માલિક હાથમાં લાકડી લઈને ગાયને શોધતો શોધતો આવી ચડ્યો અને તેણે જોયું કે ગાય તો નદીના કીચડમાં ફસાઈ ગઈ છે હવે એને તરતા આવડતું હતું હો ગોવાળને એટલે ખૂબ મહેનત કરીને એણે ગાયને બહાર કાઢી પણ સિંહ પાસે જવાની તો એની હિંમત નહોતી કારણ કે આ સિંહ તો માણસ માણસને ખાઈ જાય તો ભાઈ આ ગાયે કીધું કે ભાઈ બંધી કરી લે સિંહ ભાઈ પણ સિંહ માન્યા નહીં અને એણે તો ગાયને ખાવા માટે ખૂબ જીદ કરી પણ માણસે ગાયને બચાવી સિંહને ન બચાવ્યો હવે બધાને ખાઈ જાય બધાનું નુકસાન કરે એના ઉપર વિશ્વાસ કોણ કરે હે ભાઈ તો ભાઈ સિંહભાઈ તો પછી કીચડમાં ફસાઈને મરી ગયા હો ગાય બચી ગઈ તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો જાનું બેન ખુશી બેન ફરી તમે બધા તમારા ભાઈબંધોને ને બેનપણીને આ વાર્તા સંભળાવજો પાછા આવજો અંગના આવજે ઋતુ આવજે હવે સૂઈ જાઓ હાલાવાલા કરી જાઓ સપનામાં ગાય આવશે સિંહ આવશે આવજો